તે બધું મૂકી અને તે મૂક્યા પછી ઓલાને પશ્ચિમો થવા મળ્યો ખાનારા છે ને જે ખાયા છે એટલે ઘરે ઘરે એમ ત્રાસ ત્રાસ કે ત્યાગ ભરાડાયો લઈ લઈ લે એમાંથી લઈ લે તે ના લેવાય અને એને જે નક્કી કરી દઉં કે લેવા જોઈએ પ્રાર્થના આધાર લેતો નથી આ લેવા ના લેવામાં આવતા પ્રાર્થ ઉભી અને લેવા જોઈએ પુરસાદ મળી કરી રહ્યો છે જે આપણા ભાવ એ લેશે એટલે બહુ બધા અને એક માણસ એને ખૂબ લે છે અને મનમાં રોજ કંટાળ છે કે આ આખું પૈસા લેવા ના જોઈએ આ તો સારું આ બહુ ખોટું થઈ ગયું બહુ ખોટું થઈ ગયું મનમાં નક્કી કરો કે મારા આવે તો આપવા જ છે એ પૂછાત છે આ તો બહુ થયો ને આ બહુમાં અપાઈ જશે આ બહુમાં તમે ભાવ કરશો ને આ બહુમાં એટલે ભાવ કરવા જોઈએ સારા સમજવું જોઈએ કે પાંચ વખત આ જગત ના કોઈ પણ જીવ ચિંતિત માત્ર મનોચન દુઃખ ન હોય એવું તમારે ભાવ નક્કી કરીને પછી નીકળવાનું અને પછી જે રોગ થઈ જાય એની જવાબદારી તમારી હતી નથી એનો એનો એવું છે અભ્યાસ છે તમને રોગો કરવાના ગાળો પણ આપતા બધી જવાબદારી નથી આટલું જ દેવું અંધારું નું ભોગવવા જોઈએ જગત કેવું હા લોકોને લાભ ઉઠાવવા છે એને કહ્યું કે હવે તો બોલ્યું વસ્તી વધી ગયા પછી ઘરે બધા વસ્તી વધી પચાસ જણા એટલી બધી ઉડાવી yeah. ભોગવું છું કે સાસુ થાય હું ભોગવું તારી deep કપિલ અને આ કર્યું કે નિશ્ચયથી ખરેખર એટલે હું કપિલ વ્યવહારથી કરો દાદાજી અને આ મેં કર્યું એ છે તે

પછી ગીતાએ કહ્યું એટલે પછી આપડે તો ક્ષત્રિય કહેવાય શું કહેવાય પટેલ છે પણ આપડે રામીમાં ક્ષત્રિય કહેવાય એટલે પછી આપડે ફરીએ નહીં આપણે દાદાજી કઈ તમને સિગરેટ બીડી વિચાર આવે છે ના વાત કરી એટલે પછી આપ્યું એટલે આપ્યું પછી વિચાર નહીં આવ્યો તો આવી એટલે પ્રાણી છે આપેલું કેમ પછી એમ ભાઈ નિમિત્ત છે બાકી હા ફરી વાગલ આ રીતે નિમિત્ત ને આવી તો વધારે દેલું એનો ગયું ખોરાક એટલે ડાક્ટર નું બધું અચલ વિજ્ઞાન માં બાકી પડશે કહ્યું ડાક્ટર કે તમારું